is the puzzle itself. Oh, that's true. World is the puzzle itself. Only scientific, circumstantial evidence. Yeah, that's true. That's true. God is not created of this world at all. God is created correct by relative viewpoint, not by real viewpoint. By relative viewpoint. Oh yeah. What do you mean by when? Only viewpoint. God, God is created correct by Christian viewpoint, by Indian viewpoint, Muslim viewpoint, not by fact. Only viewpoint, not by fact. Oh, that's correct. Yeah, I agree. Yeah. એ વાત સાચી ખરી છે The world is the puzzle itself. Yeah, that's our creation. Okay, I agree. <coughs> Only scientific, circumstantial evidence. Yeah, that's true. That's true. हाँ। साइंटिस्ट बोला पूछता था हमको पूछने लगा तो फिर भगवान है नहीं मैंने बोल दिया हाई भगवान भगवान नहीं हो तो कुछ है नहीं भगवान है तो है सब कुछ तो फिर बोलने लगा किधर रहता है तो मैंने बोल दिया कि तो आपको क्या लगता है तो बोलने लगा ऊपर रहता है मैं ऊपर बाप भी नहीं रहता है ओनली स्काई हाँ, <laughs> ऊपर रहता है हाँ, नहीं ऊपर नहीं रहता ऊपर नहीं रहता है फिर बोलने लगा कि हमको एड्रेस दे दो तो मैंने बोल दिया God is in every creature whether visible और इनविजिबल इनविजिबल द्वार हमारे बहुत क्रिएचर है दूरबीन से देखा जाता नहीं है छोटा छोटा हम्म। एक रीजन के अंदर भगवान खुद बैठेला है कुछ समझना तो चाहिए नहीं ऐसे ऐसे कहाँ तक चलेगा yeah. कहाँ तक ऐसे चलेगा कुछ समझना तो चाहिए नहीं yeah. hmm. so, we know that God is there, everybody is hell. So we should start. That's Mahatma Gandhi. Is used to- there is there anyone who is not in worry at all? Everybody is there. No, Huh? there's no end. in this world, everybody. is I, there. આ જગતમાં બધાને છે એમ કે I, Anybody is there without worry. No, no, no, nobody. નો કોઈ નથી કે છે Everybody has got very nice. બરાબર પાણી લાવ છે. Mahatma Gandhi was asked. I have no tensions since 27 years. No, no tension since 27 years. Okay, Baba, that's good. You, have, you have realized. બહુ સારું કહેવાય you have realise the presence of God તમે જે તો ભગવાન ના અસ્તિત્વ નું રિયલાઇઝ કર્યું છે ભગવાન નું તમે રિયલાઇઝ કરેલું છે બંધ કરી છે વરીજ બંધ કરી છે તારે કે you want to stop all your worries and tensions and everything Uh, that's no that probably if I have got this uh, materialistic world, these worries and tensions are inbuilt. It can't be taken out of. એમ કે છે હું આ ભૌતિક જગત માં જ્યાં સુધી છું ત્યાં સુધી કે છે આ ચિંતા અને ટેન્શન તો રહેવાના છે બંધ ના થાય તારી ડિફિકલ્ટી તું મને કહે તારી ડિફિકલ્ટી બધું you're difficult to me and I will solve that thing. Oh yeah. solve कर देता है. No, that's true. I'll I'll bless. I like that. Yeah, I need that. I need that, Babaji. એ ભાઈ જોઈએ છે તમે આપશો તો મને બહુ ગમશે. Yeah. મને તમારા બ્લેસિંગ આપો કે છે. હા blessing. Yeah. give me today i don't have to go for so many yeah days. today if, if, I, if, I, if i'm qualified એ કહે છે જો મને મારી લાયકાત હોય તો મને આજે આપો આજે આજે આપી દઈએ if i'm qualified you know only will give you thanks to diploma બીજું કોઈ આવ્યું છે તમે કહેતા તે આયા હા આવી ગયા દાદા કોણ છે ક્યાં ના રહી છે એ લિંચબર્ગ વર્જિનિયાના Indian viewpoint, not by fact. fact. Uh, can I say something, Sadaji? Yeah. When this question was asked to Mahatma Gandhi, શું કે છે શું કે છે ભાઈ ભાઈ શું કે છે અહીં ખબર ને હા બોલો બોલો go question when the question was asked to mahatma gandhi when you get the presence of god Then Mahatma Gandhi said that when I serve the people, when I serve for the people, I find the presence of God. So presence of God can be um, uh, can be understood in so many ways. People have different way of doing. Like I am a scientist. When I find out uh, solve the problem, no. what is not being solved, so I feel that I got the this this is being done because of the presence of God. God helped me in doing this way. So so many ways of realizing the presence of God. So what is the best way to do it? ભગવાનની પ્રેઝન્સ ને જે રિયલાઇઝ કરવાના ઘણા રસ્તા છે તો બેસ્ટ રસ્તો કયો રિયલાઇઝ કરવાનો એક જ રસ્તો હોય બે બે બીજો રસ્તો જ નથી ગોડ રિયલાઇઝ કરવાનો રસ્તો બીજો નથી તો તે કયો રસ્તો એક જ રસ્તો જો મુક્ત જો મુક્ત પુરુષ હે इसके पास ब्लेसिंग ले लेना Yes, yes, that's true. That's कोई रास्ता दूसरा कोई रास्ता true. The, the Sanskrit also say like that. સંસ્કૃત પણ એમ જ કહે છે એમ કે हाँ? સં- સંસ્કૃત સંસ્કૃત પણ એમ જ કહે છે हाँ बस Yeah. जो मुक्त पुरुष कैसा होता है चार वेद का ऊपरी रहता है Yeah, that's true. Top ओ, rate. चार वेद का ऊपरी That, रहता that, है is, that is the Vedic statement also. हाँ. That's the Vedic statement. और मुक्त पुरुष कैसा रहता है नॉट अ सेंट पर्सन बुद्धि होती है Mm-hmm. There are No Buddhi not a saint person. Exactly, that's true. So that very difficult to find એવા માણસો ને શોધવાના બહુ ડિફિકલ્ટ છે હોય કેવી રીતે મેળવવા હોતા જ નથી એ હોતા જ નથી એ તો અપવાદ છે this is the eleventh wonder of the world eleventh wonder of the world એ હોતું જ નથી કયું સદા તો બની ગયું લાભ લે exceptional case yeah that's irrelevant of under of the world. That's true. That's true. Exception apart. Exactly. That's true. Hmm. That's true. Exception case. Hmm. This is the exception case. Hmm. So, but how how do we know that one? How do we understand? MK, how I can know right કેમ કે મને કેવી રીતે ખબર પડે કે આ મુક્ત પુરુષ છે હા એ તો હું તમને બેંક ની પાસે જઈએ વેની ગો ટુ આપણે પૈસા આપીને એમ ચિંતા કરવાની હોય when you go to the bank you have हाँ એટલે મુક્તિ જ આપું બ્લેસિંગ મુક્તિ આપું मुक्ति हम देता है Yeah. that's- પછી फिर तलाश करने की क्या है Uh-huh. समझे नहीं टेस्ट करने की जरूरत ही नहीं अनटेस्ट ये टेस्टेड है Mhm. हम लोग कैश ही देता है Mhm. Cash cash Yeah, that's true. This is the cash bank of divine solution Yeah, that's true. Yeah. We वो are, उधारी होता है तो आगे त- तपास करने का we are fortunate to be amidst you and all these things. એ ભાગ્યશાળી છે हम्म? ભાગ્યશાળી છે કે મળ્યા हाँ बहु भाग्यशाली हम महान भाग्यशाली પુણ્ય महाभाग्यशाली कहोगे મહાભાગ્યશાળી નો most Yeah. Fortunate Thank you. ये तो ऐसा दर्शन भी नहीं होता कभी ऐसा मानस ही कभी होता नहीं दस लाख हाँ। साल में एक दफे होता है दिस इज अक्रम विज्ञान ऑफ द वर्ल्ड Mm. आई एम तो मैं तो निमित्त हूँ खाली Exactly. Okay. Ah. Great. That's true. और this is who is speaking with you God is speaking with me. કે God God is speaking with me No, God messenger is speaking with me. કે ગોડ ના મેસેન્જર મારી સાથે વાત કરે હા. ગોડ ના મેસેન્જર નો ધેટ્સ રિયલ ટર્મ યુ ओ वर्ड साउंड है ना साउंड हाँ, हाँ, हाँ. साउंड हाँ. જો હું બોલતો તો ભગવાન બોલતા હોય તો અમારે ગયા પછી આ પણ બોલે છે ત્રણસો ડોલર ચારસો ડોલર ના ભગવાન થઈ ગયા when I leave, you know. Yeah. So if that one is three thousand rupees worth of that one, so God is also worth that much, you know. Uh-huh. So that is not a real thing. No, that's not, yeah, that's yeah, that's yeah, that's. Yeah, that's. Samajh padi dada. We can't buy. Uh, yeah, we can't buy gold by paying money. Original value of God is 3,000. Yeah. If His faith, uh-huh. right? And if you call him God, and the tap recorder is 3,000, you call that tap recorder God, mm-hmm. the value of the tap recorder is $3,000 mm-hmm. or 3,000 rupees. Mm-hmm. Then the value of the God will be 3,000 rupees. Yeah. Which is not the case. Which, Which is not the case. Yeah, that I want to say. Yeah. So you can buy three, buy, you can buy three thousand dollar rupees and get a god. That's not like that. You can't do it. Yeah, I don't. Uh, hmm. So the sticker, who is the sticker? Original tape record is the sticker. Original yeah. tape recorder. Huh? Uh -huh. आप श्रोता जन है वो वक्ता है ये श्रोता है और हम रिकॉर्ड करता है कि व्हाट इज स्पीकिंग ज्ञाता दृष्टा ज्ञाता दृष्टा ज्ञाता दृष्टा हम नाता दसता है क्या बोलता है क्या बोल रहा है क्या किधर भूल है डिफेक्ट है हम देखते रहे ऑब्जर्वर नो वरी नो आप समझ रहे हैं only tape recorder is speaking original tape recorder that is original not this original original tape record is speaking this is not my speech where there is my speech there is poison speech. Oh, yeah. mm, not my speech. પેલું બહુ હોય ને બેનું નામ આવ્યું બાનું નામ લખો ભગવાન છે બંને બધા ખુલાસા કઈ થયા કઈ તેનો હા દાદા મેં સત્સંગ થોડો કર્યો કે દાદા શું કેવા માંગે છે બેઝિક થી જ્ઞાન શું છે ને બધી વાત એમને કરી અને આજે થોડા ઇંગ્લિશ માં બુક આપી છે બધી મેં પછી ગુજરાતી સ્ટડી કરીને તૈયાર થઈ જાવ તમને સારું સરસ જ્ઞાન આપી દે કે બધું સમજાવી દે બધું લોકોનું કલ્યાણ થાય તમારું કલ્યાણ થઈ જશે પણ પછી ગુજરાતી સ્ટડી કરવાનું શરૂ કરજો દાદા say you try to learn Gujarati yeah I am interested you are going to be you are going to know everything yeah but for જન જગત કલ્યાણ you have to know Gujarati yeah I will learn that one yeah કે હું શીખીશ દાદા ચિંતા રહી બનાવી દઉં for make you worries less for all the time today. Okay, thank you. Forever. Forever. Forever. Oh God. That's okay. That will see surprise, you know, thanks to Mithuman Patel today. Yeah. this is not dada bhagwan this body is not દાદા ભગવાન દાદા ભગવાન ઇનસાઇડ જશે ને આઈ એમ સ્પીકિંગ દાદા ભગવાન He also worships uh, Dada Bhagwan. See? is it? Okay. Hi, I'm. Long paklega. This This is. This is. હમણાં જ. જમતી Third 360 degrees. Yeah. Eh, And I am 356. He is not full God. Four degrees are less to become full God. Yeah. What are those four degrees? એ કે છે કયા ચાર ડિગ્રી બાકી છે કયા કયા છે वो सब वो सब तो हो गया है वो स्थूल हो गया सूक्ष्म हो गया सूक्ष्मतर हो गया सूक्ष्मतम बाकी है No. स्थूल तो सब समझ लिया ये सब इसमें कहीं नहीं है। और सूक्ष्म भी समझ लिया सूक्ष्मतम बाकी है तो एग्जैक्ट हम बोल सकता नहीं कि क्या इधर क्या है इधर क्या है हम समझ सकता है मगर बोल सकता नहीं इतनी बाकी है ये फूल नहीं हुआ है fourteenth moon day fourteenth moon day moon का जो दिवस है तो fourteen Monday is not not fifteen and God is fifteen हम भी फिफ्टीन होने वाला देर है કઈ પૂજ્ય કઈ This time when I was moving with my professor with whom I am working, so we used to go to hotel together, you know, eat together. So he eats beef, but I don't eat beef. I want to eat vegetarian and all these things. <laughs> So he used to ask me, why don't you eat beef? Then I used to tell him that because of religious religious reason, I don't like it and I don't eat it. Hmm. Then, then I told him that because yeah, yeah. he said that God is present in every human being, every element. Mm -hmm. So if you kill that, then you are killing God. You are giving punishment to the God. That's so that's why we should not eat uh, beef. એમ કે છે કે એમના પ્રોફેસર સાથે અહીંયા કામ કરે છે લેબમાં તો એ બંને સાથે હંમેશા હોટલમાં જમવા જાય તો કે એ પોતે વેજીટેરિયન છે એ નથી ખાતા અને એમના પ્રોફેસર તો પેલા અમેરિકન એટલે ખાય બધું બીફ ને બધું તો પેલા પૂછે એમને કે તમે કેમ નથી ખાતા તો કે છે કે અમારો ધાર્મિક સંસ્કાર એવા છે અને અમારી એવી સમજણ છે કે દરેક જીવની અંદર ભગવાન રહેલા છે અને આપણે એને જો મારીએ તો કે આપણે દુઃખ પહોંચાડીએ છીએ ભગવાન એવું ના કરાય આપણાથી right no then then he said me then he answered me yeah that's I know that one but the reason is that here in this country they are not killing the species that means mm-hmm. the beef are not being cows are being produced for eating food as you go for uh, cultivate your like uh, our rice and green and vegetables and all these things you eat it and then we go on doing like that the same way we are doing the cows are being breeded એટલે એમ એમણે કહ્યું પ્રોફેસરે એમને એવું કહ્યું કે અહીંયા આ દેશમાં ગાયોનો ઉછેર એને કાપીને ખાવા માટે જ કરવામાં આવે છે સ્પેશિયલ જેવું તમે લોકો ઘઉં ચોખા ઉગાડો છો ખાવા માટે એવું અહીંયા ગાયો નું કરવામાં આવે છે એટલે એનો વાંધો નથી એમ એમ એમણે કહ્યું ખરો હતો સ્ટીલ ઇટ ઇઝ ઓબ્જેક્ટેબલ એવું છે ને yeah, that is very, very beautiful and scientific explanation from Ramakrishna. Explanation આપે છે અને એ સાંભળીને ઘણા જણા ખાવાનું બંધ કરી દે છે they are developed Americans, English, French, they are developed people in relative matters. Relative matters, relative. Mm -hmm. not real matters. Not in spiritual. Yeah. Complete undeveloped in real matters. For materialistic world, they are fully developed. And India is developed in real matters. Somewhat. સમજમાં આવે છે Yeah, but uh, હા સમજાય છે yeah, but what? they are not developed. By real viewpoint, they are not developed. Yeah. There is two view, relative and real. That yeah. you don't know. Development કોને કહેવાય છે કે જે જીવ બધા જીવ જ છે અને સમજ પાડવાનું આ જગતમાં ખાવાનું આપણે જીવ જીવ કહીએ છીએ એ જીવ ખાય છે everything is living. Mm-hmm. You cannot eat this is non-living. Mm, that's true. So jiva jiva se Jiva. Mm-hmm. But which uh, God has permitted, mm-hmm. which jiva we eat, mm-hmm. which creatures. See, the, every, uh, all, there are five senses developed, no? Mm-hmm. From first sense to <coughs> sense. Mm-hmm. And all five senses are full developed in human beings. Mm-hmm. So, uh, this uh, and, uh, this plant in them. Mm-hmm. These are one plant Like rice, no, wheat. All all this plant in them. Mm-hmm. It's one plant mm-hmm. of only touch. Mm-hmm. So minimum development of that uh, and that energy. mm-hmm. and. Um, if you cut them, if you boil them, they are not, uh, they will not run out. Mm-hmm. Yeah, yeah. So that's the purpose I'm funding. He answered me that way. And the, those who run out, they are uh, showing um, uh, these expressions of uh, fear and everything. They should not be uh, killed yeah. and Oh, then if you answer this way, in this country what they do, hmm? they don't, they can't run out. That means cows and if you go and see somewhere for it, I, I have never seen, I have seen, I have never they seen. show very pain and see, have you heard? No, no, I don't when know. One of my friend was suggesting, I have never seen, but he said but that how the chickens are being made. એમ કે છે દાદા કે આ વાત આ વાત બહુ સારી બરાબર છે પણ અહીંના લોકો એ લોકો એવું કે છે કે તમે આપણે કહ્યું ને કે પેલું મારીએ જીવોને મારીએ ત્યારે ત્રાસ પામવા ના જોઈએ તો કે અહીંયા એ લોકો મારે છે એવી રીતે કે પેલા જીવ એ લોકો ને ખબર આપણે ત્રાસ ના પામે બે પ્રકારના જીવ છે There are two types of plants. There are two varieties. Okay. Go back. There are two, two types, two types of creatures. Mm -hmm. one active, one inactive. Hmm. Inactive જે છે એ ડેવલપ લોકો મારે ખાવાના છે inactive all those that's a food for the developing નહીં તો ભાઈ કબ્રસ્તાન થાય છે Have you heard about Bernard Shaw's explanation uh, about this uh, vegetarian? He was pure vegetarian, you know? Yeah, yeah. and someone somebody asked him why you are vegetarian, why you are not eating Uh-huh, meat. uh-huh. So he, he told that um, my belly is not the graveyard of all these animals. You see? My belly is not the great word of... Graveyard of all these Graveyard animals. is not uh, all uh, the symmetry, cows. not symmetry. Oh, I understand. It's not Okay. burial ground. Mm. and uh, some uh, another uh, someone uh, uh asked him another question. Mm. So why you are not? Why what you are getting married? Mm. Why are not getting? So he said, I I want to be realized. See? So he in, indirectly he has said all the people who are eating meat that they are uncivilized. Yeah, I told indirectly my professor also that uh, in our country, like the butcher, like the cobbler. Cobbler, yeah. cobbler used to eat this one. I have seen because why why don't we eat these things? Probably uh, we have not tested the meat. That's the culture already we have developed. પેલી બર્નાડશો ની વાત કરી એને એમને વાત ગમી પછી કહે કે એમને પેલા એમના પ્રોફેસર ને જોડે બધી વાત થયેલી ને તે બધી વાત કરે છે અને કોણ ખાઈ શકે કઈ કોણ શકે તમે દૂધી કાપી શકો કે નહીં તો हिंदी में कैसे ना समझते वो दूधी दूधी होता है Do. वो कोबीज होता है इसको काट काट सकता है आप नहीं The long one. हाँ, Cauliflower. हाँ, हाँ, we know, आप yeah, काट सकता है Can you able to cut? ऐसा दूधी कोबीज कोबीज Cabbage, can you cut? yeah, yeah. Okay. हाँ? हाँ, हाँ. हाँ कोई हरकत नहीं रहता ना अंदर इफेक्ट खराब नहीं होती ना हाथ में कुछ होता है when you cut cauliflower or cabbage or Oh, no, no, no. No, no. ના કશું ના થાય और और मुर्गी को आते तो इफेक्ट होती है Or No, definitely. થાય ચોક્કસ થાય ये जो इफेक्ट है बंद कर दो Uh, वो डेवलप है your heart is not वो पास होता है जो इफेक्ट नहीं होती है पास होता है Ah, okay, I'll answer this one. Now, if my father would have been taught me to kill cows every day, and if it was my profession, I won't feel I am getting hurt. But there is Em- also some reason. which એમ is કે that. છે કે મારા ફાધરે જો આ કાપવાનું નાનપણથી મને શીખવાડ્યું હોત તો કે છે તો પછી મારા હાર્ટ ને કશું ના થાય નહીં પણ શીખવાડે જ નહીં ને શીખાતે જ નહીં though he my father would have been professional like that for them it's exception not for the, those who, who, who don't have heart I'll, I'll give you another example uh, we have read in the school day this is the progress of the heart oh. this is the progress of the heart God is the result of progress of heart. Hmm. Okay. અંગ્રેજી બોલતા નથી પણ મજા માં જાય બધે ધોધન ના કરવી પડે પણ નથી આવડતું એમના પુણ્ય ના પ્રતાપ પુણ્ય પૂરા થઈ ગયેલા છે પાકલા માં જાય અંગ્રેજી એટલી ભાષા નહીં આવડતી અને તમને આવડેલી આવડી એ બધી કોમન ના લાગી <laughs> નહીં તો પાંચ દસ જ મિનિટ માં બે જ વાક્યો બહુ થઈ ગયા મારે કેવું તો ઘણું હોય પણ અંગ્રેજી મને આવડે નહીં No, one thing that my my this is my training, Babaji, that um, where is the school that, days, where is religion where there is heart there is religion so yeah there, where there is brutality no religion so what is religion તો ધર્મ શું છે રિલિજન શું છે religion development self self development self development મેં તો બ્રુટલ છે બે બે પક્કા beast. or a four, four, Self-development means what? Selfish? Self No, no, No, not selfish. Uh, uh, just how be much you are developed spiritually. Yeah, very much also, yeah. That's self How self-development. Now, why do I say this one? Why did I give example? When you are reading in the school days, you will explain how actually what happened. There is a story in the Sanskrit. And the story was this like this. We are reading some Sanskrit આ Am I not disturbing no, no, no, no. So the Sanskrit it says, what it says, so was asked to be God actually. Narada, Narada Muni asked to God, who is your most devoted uh, Disciple. Most best disciple youth. Yeah, yeah, I also Eh? Yeah. So let me tell the story how, how we have been taught. Yeah. Why do I say this thing? Why do, when my father have been taught killing this thing, then I would not have been feeling like that. That's the example. How many days you going to stay? About 10 days? I'll be here up to 12. Barmis. Barmis today. અહીં બહુ સારું છે દરરોજ સાંજે આવશે દાદા હા હા કમ એવરી ઇવનિંગ ચાર કલાક આપી ચાર કલાક આપી I will give every hours Uh, these questions we will discuss later on. Yeah, maybe I know it will too much. Because today he has to oh, you. Jnana. You then also, yeah. That's no, realization. No, when they asked me, so I don't. No, chalo apne kagala. So we will start that first. And yeah. We'll give you Gyan. Yeah. See what? The pani lai je piya. તમે કહ્યું ને what is Gyan? Yeah, વાત કરી દાદા. How is your atma? How is your separate from this mind, speech and body? Hmm. And how, what is our your soul? The same. Uh, લે નિર્મલ. Lord Krishna, those who are the same thing is going to do right now. So we had already started this program to Oh, that's okay. That's so okay. you, you join us, you will also do. You told that I will give you. You asked if I am uh, um, qualified. qualified or not. And he said, okay, I will give So yeah, just how to be fixed. Whatever is fixed. I'll try. I'll try. Yeah, you try your best. Just concentrate whatever is fixed and try to or we have to speak all the okay? We also complain. And speak as much loud as you can so that all the bad effects in your body is getting yeah, come out. Yeah. Okay. That's, that's, that's, and uh, in future, and that's also speak for 15 20 times. And we will also with you. Okay? only thing then you'll... Rumal check. Yeah, dhoi lai. Dhoi lai, rumal lao. દાદા દાદા કે બુદ્ધિ નથી એ વાત તમને માને આવે કે દાદા બુદ્ધિ બુદ્ધિ you can ex extract from talent only grasping power. Yeah, yeah, that's true. <laughs> that's true. There is no other power. Yeah. I can see whole world. God. Three differentiating between. No talent. Yeah. Not a cent percent of talent. a man without talent. It's only man without talent. talent or crookedness, I think. Yeah. without crookedness. એટલે ટેલેન્ટ નહીં અને ક્રુકેડનેસ પણ તમારામાં નહીં જરાય ક્રુકેડનેસ પણ નહીં આમ નો પોલિટિક્સ કપટ લુચાઈ પોલિટિક્સ એવું તેવું કશું નહીં તમારામાં નથિંગ નથિંગ ટેલેન્ટ નહી એટલે જ્ઞાન છે કે ટેલેન્ટ તો બિગિનિંગ એન્ડ વાળું pure knowledge. A talent is having beginning and end. The knowledge is end. There is end of talent. Infinite knowledge. Yeah. Or Buddhi is limited. Jnan. Vignan, no end. Yeah, that's true. Hmm, so I am Vignan. This is Vignan. Spiritual side. No end. Beginning, le beginning less, endless. Mm. For talent, beginning, end. Exactly. Barabar. I have no talent, else what is the definition of talent? That is indirect Indirect light is talent. Indirect light is talent or direct light is Vignan. the light of soul know, comes yeah. to the media of egoism yeah. and it becomes buddhi. Yeah. Uh-huh. That is talent. By the direct light without egoism, it comes out. It is pure knowledge. It is science. It is science. or indirect that is buddhi indirect or buddhi and is complete emotional emotional talent makes man emotional બરાબર છે એક્ઝેક્ટલી ચાલો બોલાય રહે પણ કોઈ નવા ભાઈ બહેનો આવે જ્ઞાનમાં નામ ભાઈ આયર કોણ છે પેલા ભાઈ આયા તે હા એ જગભાઈ તમે નાનમાં નામ લખાવો તમે એટી તો લીધું મને લાગે તો રિવાઇઝ કરી દઉં ભાઈ સોલિડ થઈ ગયા જે નવા બાકી હોય તો બોલો પેલું ચાલુ રાખ્યું નથી આજે પેલું ચાલુ રાખ્યું નથી કેમ ચાલુ રાખો ને બધા માણસ બધા બફારો રાખા બાબુજી ચાલુ કરી ચાલુ કરી હા બેન જ્યાં ચાલુ કરી દે સ્થૂળતમ સુધીની તમામ સંસારી અવસ્થાઓનું જ્ઞાતા ત્રષ્ટા માત્ર છું ટંકો કીણ છું એબ્સોલ્યુટ જ્ઞાન માત્ર છું હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું આજે દાદા ભગવાને મને સુધાર આગળ આવો તમે શું થઈ ગયા તમે शुद्धात्मा થઈ ગયા शुद्धात्मा प्यार सोल हो गया आज आपको समझ में आया ना और क्या बोलता है मैं प्यार सोल हो गया शुद्धात्मा हो गया क्या बोलता है મોહમ્મદ તમે આગળ आपकी समझ में आया ना Yeah, yeah, भी आज yeah, ये विज्ञान से भगवान का विज्ञान से प्योर सोल हो गया yeah. તો બહાર જશો ત્યારે કોઈ પૂછે કોણ છો ત્યારે શું કહેશો શુદ્ધાત્મા ના એટલે હું તમને સમજાવી પાડું નહીં તો પેલા મગ- મગજ ગુંચાઈ બિચારું કે આ શું કે છે આવું કારણ કે આ લોકો જાણે છે કે મનહરભાઈ શુદ્ધાત્મા થયા સમજ પડે ને પણ બહાર વાળા જાણતા નથી ને એટલે બહાર શું કેવું જોઈએ આપણે એમની ભાષામાં વાત કરવી જોઈએ કેવી આ ભગવાન ની શુદ્ધ ભાષા છે કેવી છે ભગવાન ની શુદ્ધ ભાષામાં તમે શુદ્ધાત્મા થઈ ગયા આ રિયલ લેંગ્વેજ છે અને બાર રિલેટિવ ભાષા ચાલે છે કઈ ભાષા ચાલે છે એટલે બાર તો તમારે કહેવાનું મનહરલાલ છું શું કહે છો મનહરલાલ રામ ને મનહરલાલ ને એ તમારે કહેવાનું મનહરલાલ છું ખબર ને ભ્રાંતિ ની ભાષા એમની ભાષામાં વાત કરીએ તારે એમને મનમાં સારું લાગે નહીં તો મનમાં ગુચાય ના ગુજાય એટલે the world is the puzzle itself there are two viewpoints to solve this puzzle. By relative viewpoint, you are Madhurlal. By real viewpoint, you are Shuddhatma. By relative viewpoint, you are Akhileshwar. By real viewpoint, you are Shuddhatma. The world is the puzzle itself. There are two viewpoints to solve this puzzle. One relative viewpoint, one real viewpoint. समझ में आया कि नहीं आया Yeah, I'll- તો તમને સમજમાં આવ્યું ને? તો ગાય ગાયને ગાયને શું કે છે એ લોકો રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી ગાય શું છે ગાય હે ગાય એ રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી ગાય છે રિયલ વ્યૂ પોઈન્ટ થી શું છે હા તો લોકોને ખબર નથી રિયલ વ્યૂ પોઈન્ટ ની ખબર ને એ ગાય એ બાય રિયલ વ્યૂ પોઈન્ટ સુધાર્થમાં બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ ગાય બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ ગાય બાય રિયલ વ્યૂ પોઈન્ટ સુધાર્થમાં આર બકરી બકરી શું છે બાય રિલેટિવ વ્યૂ બકરી બાય રિયલ વ્યૂ પોઈન્ટ સુધાર્થમાં cow is yeah. correct by relative viewpoint not by real, real viewpoint by real viewpoint શુદ્ધાત્મા સમજો ને સમજાય ઓર બકરી બાય રિલેટિવ વિewpoint બકરી બાય રિયલ viewpoint શુદ્ધાત્મા ગુલાબનો છોડ બાય રિલેટિવ viewpoint ગુલાબ રિલેટિવ viewpoint નામ રૂપનું હોય કેવું હોય અને આનામી હોય કેવું હોય ધ રિયલ વ્યૂ પોઈન્ટ અનામી છે no name no adjective real no adjective અને રિલેટિવમાં બધું એડજેક્ટિવ વિશે અડવડત છે શું છે એટલે ગુલાબનો છોડ શું કહેવાય રિલેટિવમાં રિયલમાં એટલે હવે તમારા આત્મવત સર્વભૂતે શું થઈ ગયા હવે આ બે દ્રષ્ટિ તમારે બે દ્રષ્ટિ જોવાનું એ આંખે ચામડાની આંખે રિલેટિવ દેખાશે આયુષથી તમારે રિલેટિવ દેખાશે you will seen relative viewpoint અને અંદરથી સ્પિરિચ્યુઅલ આય ઇનસાઇડ દ્રષ્ટિ છે આપ you will see real viewpoint સમજ ને તો એવરીવેર આત્મવત સર્વ દ્રષ્ટિ થઈ ગઈ કેવી બધે તમે આત્મા જોઈ શકો આપણે સમજમાં આવે ને અને અભ્યાસમાં લેવાનું કાલથી સ્ટડીમાં સ્ટડી કરવાના બંને રીતે હેન્ડલ મારવો પડે પેલો નવે નવું છે ને હેન્ડલ મારવો પડે ત્યાં વાંખે જરા પેલું તો દેખાય જ પણ પેલું પેલી વાંખથી જોયેલું એટ આ ટાઈમ બધે જોઈ લેવાનું આપ સમજમાં આવે ને થોડા It huh? is practice to see with the eye yeah. as well as inside. Yeah, that's true. You have to yeah. Life by relative viewpoint, life by real viewpoint, Shuddhatma. Hmm. Ladke by relative viewpoint, son by real viewpoint, Shuddhatma. Father by relative viewpoint, father by real viewpoint, Shuddhatma. आपने समझ में आ गया फिट हो गया नहीं <laughs> Yeah, yeah, okay. और कल से शुरू करने का अ, पहला हैंडल लगाना पड़ता है फिर सहज हो जाएगा फिर सहज हो जाएगा समझ गए नहीं पहला तो हैंडल लगाना पड़ेगा Yeah, that's true. practice. आप समझ रहे हैं हैंडल लगाना पड़ता है ठीक है. તમને મને હેલા સમજ પડી બરોબર ફિટ થઈ ગયું હું પાંચ આજ્ઞા આપવા માંગુ છું પાંચ જે આજ્ઞા તમારે પાળવાની છે આવા રિલેટિવ રિયલ આ રિલેટિવ રિયલ જોવામાં કઈ હાર્ડ નથી ને આજ્ઞા પાળવામાં કઈ હાર્ડ નથી ને હાર્ડ હોય તમને કેવું ફેરવી આલીશ આ બે આજ્ઞા રોજ પડાય એવી છે ને બીજી ત્રણ આપું છું અત્યાર સુધી તો કેતા હતા કે હું ચલાવું છું શું કે છે આ લોકો શું કે છે હું ચલાવું છું તે દસ લાખ કમાય ને ત્યાં સુધી હું કમાયો કમાયો કર્યા કરે ને હઈટ ફઈટ હઈટ ફઈટ કર્યા કરે પછી ખોટ જાય તો આપણે પૂછીએ કેમ છે શું થયું ત્યાં કે ભગવાન રૂઠ્યા છે એવું બોલે બોલે કે ભગવાન નામ દે વચ્ચે આરોપ કરે ને સસ્તામાં સસ્તો ભગવાન આ હિન્દુસ્તાન લોકો તે બધા ટોપલા ભગવાન માટે નાખવાના ભગવાન રૂઠ્યા છે કે છે અને કમાયો તારે હું કમાયો હતો અને કોટ ગીતા ભગવાને ગાલી કે આ સારું કે છતાં એવું બોલે છે ને તું લોકો હે નહીં હવે કરતા કોણ છે કરતા કોણ છે હું ઇઝ ડુઅર શું કહ્યું કરતા કોણ છે આનો ઇટ હેપન્સ इट हैपन्स आप ऐसे ही, मैंने किया मैंने किया इट हैपन्स आपकी समझ में थोड़ा आया इट हैपन्स Yeah, we say that we did it by ourselves, but actually it is, everything has been predetermined or what? What do you mean that way? आपने कोई कोई काम कोई काम आपने किया है कोई काम हमको बताइए कि ये काम हमने किया है ये काम बताइए कि मैं मैंने किया है तो हम बता देंगे कौन सा काम किया है आज तुमने काम कौन सा किया है तो हमको बता दो कि आज ये काम किया No, I have not done anything. I શું કે have, છે મેં કશું નથી કર્યું but I have I have learned something. Then let me say that way. શું કે છે પણ મેં હું હું કશું શીખ્યો મેં કશું કર્યું નથી પણ હું શીખ્યો ઘણું બધું એમ ના પણ कुछ भी काम किया I, I have I have I did something, but by that way I learned something. That means I should say that I I uh, that's the way I was learning. I was understanding the world. I can say. હું સમજુ છું આજ હું બધું સમજુ છું મેં કશું કર્યું નથી એમ. और कभी कभी को- He wants to say that I, कोई काम कुछ किया था कभी कोई काम कभी किया था कोई काम कभी कोई काम yeah, किया yeah, था we did something. હા, હા. Yeah. કર્યું क्या કામ તો क्या काम किया था हमको बताइए Uh, What, what did you do? uh, we are doing uh, actually we are trying to do some experiment and we are trying to understand that one. એમ કે છે અમે અમુક પ્રયોગો કરવા કરીએ છીએ અને એમાંથી કઈ સમજવા પ્રયત્ન કરીએ છીએ और आप आप छते उधर लेबोरेटरी में प्रयोग करता है नहीं Yeah, actually we have to do some experiment. So you want to understand that one, how to do it. ठीक है sir You are doing, no? Yeah. That in your lab. Yeah. હા કરું છું કે છે हम्म। तो आप खुद करता है that, <laughs> that's, yeah. तो इसमें ब्रेन की जरूर हाँ we- पाँव की जरूर पाँव है आ- only the brain is required. नहीं ब्रेन की जरूर आइज की जरूर है आई की जरूरत है ब्रेन की जरूरत है શું કે છે फिर एस्टिमुलेशन जरूरत है આંખોની જરૂર બ્રેન ની જરૂર બીજું બધું तो, तो आपने क्या किया है इसमें वो सब सब बेगा करके बे- वो पार्लियामेंट है ये अच्छा आपने क्या किधर किया આપને ક્યાં કામ કિયા ખુદ ખુદ આપને ક્યાં કામ કિયા what he had done yourself. That is a parliamentary. You cannot say, I have done. Without the help of anything.